તમને સંસારમાં રહેવું ગમતું નથી કે શું થયું કે સંસારમાં અમે જ્યાં ગયા ત્યાં કામનું જ રાજ દેખાય છે બધા કામાધીન થઈને પ્રવૃત્તિ કરે છે પીતવા મોહમયીમ પ્રમાદ મદિરામ ઉન્મત્ત ભૂત વાસના એ જ મદિરા છે મદિરા પાન કરે ને તો બુદ્ધિ બગડે વાસના એવી મદિરા છે વાસના મદિરાને જોતા મન બુદ્ધિ બગડે છે બધા જ કામાધીન થઈને પ્રવૃત્તિ કરે છે અને જ્યાં ગયા ત્યાં અમને કામનું જ રાજ દેખાયું બધા કામાધીન છે આ સંસારમાં કઈ સાર નથી આ જગતમાં એવી કોઈ જગ્યા છે કે નહીં કે જ્યાં કામ નથી આ કામમાં સંસારમાં રહેવું અમને ગમતું નથી અમને સંસારની ઘૃણા આવે આ જગતમાં રહેવું નથી જ્યાં જુઓ ત્યાં કામનું જ રાજ દેખાય છે બાળકો એવું બોલવા લાગ્યા મને આશ્ચર્ય થયું આ છોકરાઓ શું કરશે કે પિતાજી એવી કોઈ જગ્યા છે કે નહીં કે જ્યાં કામ નથી ત્યાં જઈને અમારે રહેવું છે આ સંસાર કામમય છે મેં બાળકોને કહ્યું તમે ક્યાં ગયા હતા કે આખું જગત અમે ફરી આવ્યા જ્યાં ગયા ત્યાં કામનું જ રાગ દેખાય માણસોને કહ્યું તમે કોઈ વખત વૈકુંઠમાં ગયા હતા ભગવાનના ધામમાં વૈકુંઠમાં કામને પ્રવેશ નથી ભગવાનના ધામમાં કાળ આવી શકે નહીં કે અમે વૈકુંઠમાં ગયા નથી કે જોવા લાયક તો ભગવાનનું ધામ વૈકુંઠ છે જ્યાં કામને પ્રવેશ મળતો નથી કામ એ રજોગુણનો પુત્ર છે વૈકુંઠ ધામ શુદ્ધ સત્વમય છે જ્યાં કેવલ અલૌકિક દિવ્ય આનંદ છે જ્યાં સુખ નથી જ્યાં દુઃખ નથી ત્યાં આનંદ હોય ભગવાનનું ધામ આનંદમય છે ત્યાં કામને પ્રવેશ જ નથી બાળકોએ કહ્યું કે તો પછી અમે વૈકુંઠમાં જઈને રહીએ અમારા જગતમાં રહેવું નથી અમે વૈકુંઠમાં જઈશું મેં બાળકોએ કહ્યું કે તમારે ત્યાં જવું હોય તો જાઓ પણ ત્યાં જઈને કંઈ ગડબડ કરશો માં સિદ્ધાર્થ આવેશમાં બોલ્યા કે જેના મનમાં કામ હોય તે ગડબડ કરે અમે કામ ઉપર વિજય મેળવ્યો છે અમે કોઈ દિવસ ગડબડ કરવાના નથી અમે વૈકુંઠમાં જઈએ તો ચારે બાળકો મને વંદન કરીને વૈકુંઠ ધામમાં ગયા દક્ષિણ ભારતની જાત્રા જે વૈષ્ણવોએ કરી હોય એમને ખબર છે દક્ષિણ ભારતમાં કાવેરી નદીના કિનારે શ્રીરંગમ છે ભગવાન શ્રી રામાનુજાચાર્ય સ્વામીએ વૈકુંઠનું વર્ણન ગ્રંથોમાં જેવું મળે છે એ વર્ણન પ્રમાણે મંદિરની રચના કરી અતિ વિશાળ મંદિર છે સાત કોટ ઓળંગીને જાય અને નારાયણના દર્શન થાય વૈકુંઠમાં સાત કોટ છે યોગશાસ્ત્રમાં સાત અંગ બતાવ્યા છે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન અને ધારણા આ સમાધિના સાતે અંગ સિદ્ધ કરે એને પરમાત્મા નારાયણના દર્શન થાય એક આસને બેસવાની ટેવ પાડવી કલાક બે કલાક આસન બદલવું નહીં કથામાં કેટલાક દસ પંદર મિનિટ થાય ને કે એમને કંટાળો આવે આસન બદલે છે જેનું તન સ્થિર છે એક આસને બેસો આંખ ભગવાનમાં સ્થિર કરો મનને સ્થિર કરવું એ કઠણ છે આંખને ભગવાનમાં સ્થિર રાખવી એ કઠણ નથી આંખ સ્થિર થાય ત્યારે મન સ્થિર થાય એક આસને બેસો મન ભલે કુદાકુદ કરે આંખ ભગવાન મહારાજ પરમાત્માના નામનો પ્રેમથી જપ કરો ભક્તિના નિયમથી મનને બાંધી રાખજો વૈષ્ણવ તે છે જે ભક્તિના નિયમથી મનને બાંધી રાખે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા સાતે અંગ જે સિદ્ધ કરે તેને પરમાત્માના દર્શન થાય સનતકુમાર વૈકુંઠ દર્શન કરવા જાય છે નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ કીર્તન કરતા કરતા ગયા અડધી આંખ ઉગાડી છે ને અડધી આંખ બંધ છે આંખ પૂરી બંધ રાખે ને તો કદાચ ઊંઘ આવવાનો સંભવ હોય અને આંખ બહુ ઉઘાડી રાખે તો જગત દેખાય અડધી આંખ ઉઘાડીને અડધી આંખ બંધ છે શાંત ભાવના ઉપાસક છે જોવાના એક પરમાત્મા છે મારે જગત જોવું જ નથી અડધી આંખ ઉઘાડી છે ને આંખ બંધ છે નારાયણ નારાયણ કીર્તન કરતા દોડે છે સંતો પરમાત્માને મળવા માટે દોડતા દોડતા જાય તમે દોડતા દોડતા ભલે ન જાઓ પણ રોજ થોડું થોડું ચાલો ભક્તિ વધારજો સંયમ વધારજો મારે ભગવાનના દર્શન કરવા છે મારે ભગવાનના ચરણે જવું છે વેદોમાં વર્ણન આવે છે ચરઈ વહીતી ચરઈ વહીતી બેસી રહેશો નહીં ચાલો સંતો ભગવાનના દર્શન કરવા માટે દોડતા જાય છે સંત કુમાર નારાયણ નારાયણ કીર્તન કરતા દોડે છે વૈકુંઠમાં સાત કોટ છે પ્રત્યેક કોટના દ્વારમાં ભગવાનના દેવે પાર્ષદોનો પહેરો છે વૈકુંઠમાં વિષમતા નથી ભગવાનના પાર્ષદો બધા ભગવાનના જેવા ચતુર્ભુજ છે ભગવાન બધાને એક સરખો આનંદ આપે ભગવાનના ધામમાં વિષમતા નથી વિષમતામાંથી વેર ઉત્પન્ન થાય છે વિષમતામાંથી વિરોધ ઉત્પન્ન થાય છે વૈકુંઠમાં વિષમતા નથી ભગવાનના બધા પાર્ષદો ભગવાનના જેવા જ દેખાય વસંતિ યત્ર પુરુષા સર્વે વૈકુંઠ મૂર્તયા યે અનિમિત્ત નિમિત્તેન ધર્મેણારાધયન હરિમ બધા સનત કુમારને વંદન કરે છે જ્ઞાની ભક્ત છે નારાયણ નારાયણ કીર્તન કરતા જાય છે તમે દર્શન કરવા જાઓ ને ત્યારે સનત કુમારને સાથે લઈને જાઓ સનત કુમાર ચાર છે સનક સનંદન સનાતન અને સનત કુમાર મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ ચાર ને શુદ્ધ કરીને જાઓ લોકો દર્શન કરવા જાય ને ત્યારે ઘણા ભાગે કપડા બદલીને જાય છે કાળજું બદલીને કોઈ જતા જ નથી ભગવાન કોઈના કપડાં જોતા નથી તમે પણ કોઈના કપડાં જોશો કપડામાં માયા હોય ભગવાનના દર્શન કરવા જાઓ ત્યારે એ તનને શૃંગારીને જવાનું નહીં મનને શૃંગારીને જવાનું મનનો શૃંગાર સંયમ છે કુમાર બ્રહ્મચારી છે પરિપૂર્ણ સંયમ છે નારાયણ નારાયણ કીર્તન કરતા દોડે છે વૈકુંઠધામના એમને દર્શન થયા સુખદેવજી મહારાજ કથા કરતા નથી દર્શન કરતા કરતા બોલે છે વૈકુંઠમાં માતા મહાલક્ષ્મીજીની અનેક દાસીઓ અને તે માતાજીના જેવી જ સુંદર છે અતિ સુંદર શૃંગાર કર્યો છે અંદર જાય બહાર આવે કોઈના આંખમાં મનમાં જરાય વિકાર નથી વૈકુંઠમાં કામને પ્રવેશ મળતો નથી કૃષ્ણાત્મનામ નરજ આદગુરુસ્મયાદ્યય વૈકુંઠમાં માતા મહાલક્ષ્મીજી બહુ સાવધાન રહે છે અનેક દાસીઓ છે પણ માતાજીને નારાયણની સેવામાં આનંદ આવે અંતઃપુરમાં માતાજી જાતે સેવા કરે હજાર પાકડીનું કમળ છે એ કમળની બુહારી કરી અંદર સેવા કરે છે બુહારીની સેવા શ્રેષ્ઠ માની છે જે મંદિરમાં ગુહારીની સેવા કરે ને તેને વૈષ્ણવોના ચરણની રજ મળે છે સંત ચરણ રજમાં વાસનાનો વિનાશ કરવાની શક્તિ છે અનેક જન્મની વાસના મનમાં ઘર કરીને બેઠી છે વાસનાનો વિનાશ કરવો બહુ જ કઠણ માતાજી અંતઃપુરમાં સેવા કરે માને બેસી રહેવું ગમતું નથી માને નારાયણની સેવામાં બહુ આનંદ આવે શ્રીરૂપિણી ક્વણયતી ચરણારવિંદમ લીલાંબુજેન હરિષગમની મુક્ત દોષા સંલક્ષ્યતે સ્ફટિકુડ્યૌપેતહેમી सम्मार्जतीव यदनुग्रहणेऽन्ययत्न માનું શ્રીઅંગ અતિ સુંદર અતિ કોમળ છે તે બુહારીની સેવા કરતા હતા ને તે પરિશ્રમ થયો તીડ દુખવા લાગ્યું તો માં ત્યાં ઊભા છે હાથમાં કમળ છે માતાજી જ્યાં ઊભા છે ત્યાં જ થાંભલામાં અનેક રત્નો જડેલા છે અને તે રત્નોમાં માતા મહાલક્ષ્મીને પોતાનું પ્રતિબિંબ દેખાય અને તે પ્રતિબિંબના દર્શન કરતા તો માતાજીને પણ આશ્ચર્ય થયું હું કેવી સુંદર છું વૈશ્વનો ભાગશાળી છે જે બિંબના દર્શન કરે ભગવાન તો પોતાનું પ્રતિબિંબ જુએ ભગવાન પોતાનું સ્વરૂપ કેવી રીતે જોઈ શકે ભગવાન દર્પણમાં પોતાનું પ્રતિબિંબ જુએ વૈષ્ણવો બિંબના દર્શન કરે ભગવાનનું સ્વરૂપ એવું સુંદર છે એવું મંગલમય છે કે ભગવાન જયારે પોતાનું પ્રતિબિંબ જુએ છે ત્યારે ભગવાનને યાદ રહેતું નથી કે પ્રતિબિંબ ખોટું હોય ભગવાન અતિ સુંદર છે નંદ બાબાના આંગણામાં બાલકૃષ્ણના ઘૂંટણીએ ચાલે રમે એક ઠેકાણે લાલાને રત્નમાં પોતાનું પ્રતિબિંબ દેખાય કે લાલાને બહુ ગમ્યું લાલાને તો એવું થયું કે અંદર કોઈ બાળક બેઠો નંદ બાબાના ઘરમાં બાળક થઈને રમ્યા છે હું તમારો બાળક છું કે બાલકૃષ્ણ એ પ્રતિબિંબને પકડવા જાય એની મહાત્મા કેવી રીતે આવે કે બાલકૃષ્ણ રડવા લાગ્યા યશોદા મૈયા દોડતા આવ્યા છે રાણાને પૂછે છે બેટા શું થયું તને શું જોઈએ છે તે રાણાએ કહ્યું કે એમાં અંદર એક સુંદર બાળક બેઠો છે એ મને બહુ ગમે છે એ બાળક સાથે મારે રમવું છે યશોદા મૈયા લારાને સમજાવે બેટા અંદર કોઈ બાળક નથી એ તો તારું પ્રતિબિંબ તને દેખાય પ્રતિબિંબના દર્શન કરતા ભગવાન પણ ભાન ભૂલે છે તો બિંબના દર્શન કરતા વૈષ્ણવો દેહ ભૂલે તે શું આશ્ચર્ય ભગવાન તો પોતાનું પ્રતિબિંબ જુએ છે વૈષ્ણવો પ્રત્યક્ષ પરમાત્માના દર્શન કરે આજે લક્ષ્મીજીને પણ આશ્ચર્ય થયું છે કેવી સુંદર છે રસ્તોમાં માતાજીને પોતાનું પ્રતિબિંબ દેખાયું ભગવાનના ધામમાં પણ આવી શકે નહીં કોઈને વૃદ્ધાવસ્થા આવે જ નહીં ભગવાનના ધામમાં કામ જઈ શકે નહીં જ્યાં કેવળ આનંદ છે જ્યાં નિત્ય લીલા છે નિત્ય સેવા સનતકુમાર લક્ષ્મી નારાયણના દર્શનની તીવ્ર ઈચ્છા છે લક્ષ્મીજી અમારી માં છે નારાયણ અમારા પિતા છે અને અમારા માતા પિતાને મળવા જઈએ આ કેવું દિવ્ય ધામ છે છ દરવાજા ઓળંગીને આવ્યા છે અને સાતમું દ્વાર છે જ્યાં જય અને વિજયનો ફેરો હતો અમે તો અમારા માતા પિતાને મળવા જઈએ અમને પૂછનાર અમને રોકનાર કોણ છે નારાયણ નારાયણ કીર્તન કરતા દોડે છે જય વિજયને તે સહન થયું નહીં અને તે જય વિજય થોડો પ્રતિબંધ કર્યો હાથમાં લાકડી હતી તે આગળ કરી મહારાજ ઉભારો ભગવાનની આજ્ઞા વિના અંદર પ્રવેશ નહીં મળે અમે પહેરો ભરીએ છીએ જ્ઞાની પુરુષોને કામ ત્રાસ આપતો નથી જ્ઞાની પુરુષોને ક્રોધ ત્રાસ આપે જ્ઞાની પુરુષો આત્મદૃષ્ટિ કહેવે છે આત્મા સુંદર છે શરીર સુંદર નથી જે શરીરને સુંદર સમજે છે એને કામ ત્રાસ આપે છે આ શરીર સુંદર છે આ કલ્પનાથી કામનો જન્મ થયો છે કામ જાનામિતે મૂલમ સંકલ્પાત કિલ જાય છે ન સંકલ્પયિષ્યામિ તેન મે ન ભવિષ્યસે જ્ઞાની પુરુષો આત્મદૃષ્ટિ કહેવે છે સ્ત્રી સુંદર નથી પુરુષ સુંદર નથી શરીરના અંદર રહેલો શુદ્ધ ચેતન આત્મા સુંદર ખરેખર આ શરીર સુંદર હોય તો શરીરમાંથી પ્રાણ નીકળ્યા પછી આ શરીરને લોકો ઘરમાં કેમ હચવી રાખતા નથી પ્રાણ નીકળ્યા પછી તો કેટલાક લોકો ઉતાવળ કરે છે જલ્દી બહાર કાઢો જલ્દી કાઢો નહીં તો વજન વધી જશે પછી તો ઘરમાં રાખવા કોઈ તૈયાર નથી દેહ સુંદર નથી આત્મા સુંદર જ્ઞાની પુરુષો આત્મદૃષ્ટિ કેળવે છે જેની દેહદૃષ્ટિ છે એને કામ ત્રાસ આપે છે જેને આત્મદૃષ્ટિ સ્થિર કરી છે એવા જ્ઞાની પુરુષોને કામ ત્રાસ આપતો નથી જ્ઞાની પુરુષોને ક્રોધ ત્રાસ આપતો જ્ઞાની પુરુષો જ્યાં જાય ત્યાં એમને બહુ માન મળે છે બહુ માન મળે ને એ બહુ સારું નથી સ્વભાવ પછી એવો માની થઈ જાય કોઈ ઠેકાણે ઓછું માન મળે તો કેટલાક એ અપમાન સમજે કે મારું અપમાન કર્યું અપમાન કર્યું નથી માન થોડુંક ઓછું મળ્યું શરદકુમાર જ્યાં જાય ત્યાં એમને બધા વંદન કરે જય જયકાર કરે આજે જય વિજય પ્રતિબંધ કર્યો અને કહ્યું કે અંદર જવાનું નથી અમે પહેરો ભરીએ છીએ મહારાજને બહુ ખોટું લાગ્યું અમારું અપમાન કરો છો આખો લાલ થઈ ઈશત કામાનુજેન સહસાત ઉપપ્લુતાક્ષા કામનો નાનો ભાઈ એને ક્રોધ કે છે કામ ઉપર વિજય મેળવનાર મહાપુરુષોને કોઈ કોઈ વખત ક્રોધ ત્રાસ આપે છે ક્રોધના આધીન થઈને શક્તિનો વિનાશ કરે આખો લાલ થઈ અમારું અપમાન કરો છો તમે શું સમજો છો અમે બાળક છીએ એવું માનીને તમે અમારું અપમાન કરો તમારો અધિકાર ન હોય તો આટલા દૂર અમે આવી શકીએ વૈકુંઠમાં તો ભગવાન સર્વને એક સરખો આનંદ આપે છે વૈકુંઠમાં વિષમતા નથી તમારા આંખમાં મનમાં વિષમતા છે અમારું તમે અપમાન કરો છો વિષમતા રાક્ષસો કરે છે તમે પ્રભુના ધામમાં રહેવા લાયક નથી તમે રાક્ષસ થશો જય વિજયને શાપ આપ્યો છે જય વિજય ગભરાયા સનતકુમારને વંદન કરે છે ભલે અમે રાક્ષસ થઈએ પણ રાક્ષસ થયા પછી પણ નારાયણનું સતત સ્મરણ થાય એવી કૃપા આ જય વિજયને ઓળંગીને જવું એ બહુ જ કઠણ સનતકુમારને પણ જય વિજય જવા દેતા નથી સ્વદેશમાં પ્રતિષ્ઠા પોતાના ગામમાં કીર્તિ એનું નામ જય અને સર્વ ઠેકાણે કીર્તિ અને વિજય કે કેટલા જ્ઞાની પુરુષો કામ ત્યાગ કરે છે દ્રવ્ય ત્યાગ કરે છે એવા જ્ઞાની પુરુષોને માયા કીર્તિમાં ફસાવી રાખે ગ્રહસ્થને પૈસો છોડવો અને કામ સુખ નો ત્યાગ કરવો એ ગ્રહસ્થના માટે બહુ કચાનું છે ગ્રહસ્થને માયા પૈસામાં અને કામ સુખમાં ફસાવી રાખે સાધુઓને માયા કીર્તિમાં ફસાવી રાખે જેને કામ ત્યાગ કર્યો છે જેને દ્રવ્ય ત્યાગ કર્યો છે એવા સાધુ સંતોને માયા કીર્તિમાં ફસાવે કેટલાકને એવી ઈચ્છા હોય છે કે મારા પાછળ મારો આશ્રમ ચાલે મારું નામ રહેવું જોઈએ અરે કોનું નામ રહ્યું છે તો તારું નામ રહેવાનું હતું મોટા મોટા રાજાઓ મરી ગયા પણ કોઈ કાકો એમને યાદ કરતો નથી નામરૂપ મિથ્યા છે પરમાત્માનું નામ સત્ય છે પ્રભુનું સ્વરૂપ સત્ય છે લૌકિક નામરૂપ મિથ્યા છે મારા પાછળ મારો આશ્રમ ચાલે મારું નામ રે એ વાસના ભક્તિમાં પ્રભુ મિલનમાં બહુ વિઘ્ન કરનારી શરદ કુમારને જય વિજય જવા દેતા નથી પ્રતિબંધ કરે છે આ જય વિજયને ઓળંગીને જવું એ બહુ કઠણ છે સનતકુમારને ક્રોધ આવ્યો છે જય વિજય વંદન કરીને ક્ષમા માગે છે અંદર નારાયણ વિરાજતા પ્રભુએ વિચાર કર્યો કે કામ ઉપર તો વિજય મેળવ્યો છે પણ હજુ ક્રોધ ઉપર વિજય મેળવ્યો નથી અંદર આવવા લાયક નથી હું જયારે બહાર જઈને દર્શન આપ સનત કુમારજીએ ક્રોધ કર્યો ન હોત તો ભગવાન એમને અંદર બોલાવવાના હતા માથાનો પડતો વિજય મેળવ્યો પણ હજુ ક્રોધ ઉપર વિજય મેળવ્યો નથી હું જ બહાર ગયો ભગવાન બધું જાણે છે લક્ષ્મીજીને કહ્યું કે બહાર કઈ ઝઘડો થાય છે એવું લાગે તે લક્ષ્મીજી સાથે ભગવાન નારાયણ બહાર બધા ઠાકોરજીના શ્રીઅંગમાંથી કમળની વાસ નીકળે છે તે દિવ્ય સુગંધ સનત કુમારના નાકમાંથી અંદર જાય અડધી આંખ ઉઘાડીને અડધી આંખ બંધ અને તે દિવ્ય સુગંધ અંદર આવે છે આ શું થયું એકદમ આંખ ઉઘાડે તે લક્ષ્મીનારાયણના દર્શન થયા તસ્યારવિંદ નયનસ્ય પદારવિંદ કિંજલક મિશ્ર તુલસી મકરંદ વાયુ અંતર્ગત સ્વવિવરેણ ચકાર તેષામ સંશોભમક્ષરદુષામ અપિચિત્ત તન્વો શ્રીઅંગમાં રોમાંચાયા આંખો થઈ છે દિવ્ય સુગંધ આવે લક્ષ્મી નારાયણના દર્શન કરે લક્ષ્મી નારાયણના દર્શનમાં આનંદ થયો લક્ષ્મી નારાયણના દર્શન કરતા કરતા સનત કુમારને સ્વદોષનું ભાન થયું ભૂલ થઈ પ્રભુના પાર્ષદોને શાપ આપ્યો ભગવાનના ધામમાં આવીને ક્રોધ કર્યો ભગવત દર્શનનું ફળ છે સ્વદોષ દર્શન આ જીવને બીજાના દોષ દેખાય છે એને પોતાનો દોષ દેખાતો નથી આ જીવ પોતાના દોષને ગુણ સમજે છે નારાયણના દર્શન કરતા સ્વદોષનું ભાન થયું અમારી ભૂલ થઈ સનત કુમારજી ક્ષમા માગે છે અમને સજા કરો તમારા પાર્ષદોને અમે શાપ આપ્યો પ્રભુએ સ્મિતાસ્ય કર્યું અને સનત કુમારના વખાણ બહુ કર્યા તમારું અપમાન એ મારું જ અપમાન આપે સજા કરી છે તે યોગ્ય છે વખાણ તો બહુ કર્યા છે પણ વૈકુંઠમાં રાખ્યા નથી હજુ ક્રોધ ઉપર વિજય મેળવ્યો નથી મારા ધામમાં રહેવા લાયક નથી આપે જે શાપ આપ્યો છે તે યોગ્ય છે ત્રણ જન્મ પછી એ મારા ધામમાં આવશે ભાગવતના પ્રધાન ટીકાકાર શ્રી શ્રીધર સ્વામી છે બારસો વર્ષ પહેલા ગંગા કિનારે શ્રી માધવરાયના દર્શન કરતા કરતા ભાગવત ઉપર શ્રી શ્રીધર સ્વામીએ ટીકા લખી છે શ્રી શ્રીધર સ્વામીએ ટીકા લખી ત્યારે ભાગવત ઉપર બીજી કોઈ ટીકા નહોતી શ્રી શ્રીધર સ્વામીને જ્યાં શંકા થાય ત્યાં ભગવાનને પૂછતા તન મતે નેદમાખ્યાતમ ન તું મન મતી વહી ભવા શંકા થાય ત્યારે ભગવાનને પૂછે ભગવાનની આજ્ઞા અનુસાર ટીકા લખી છે શ્રી શ્રીધર સ્વામીની ટીકા ભગવાનને અતિશય ગમે છે શ્રી શ્રીધર સ્વામીએ જે લખ્યું છે તે બધું બરાબર લખ્યું શ્રી શ્રીધર સ્વામીએ ટીકામાં લખ્યું છે આ ઠીક નથી વૈકુંઠમાંથી જીવનું પતન થાય તો વૈકુંઠનું કઈ મહત્વ રહેતું જ નથી યદ ગત્વા ન નિવર્તન તે તદ્ધામ પુનરમ મમ વૈકુંઠમાંથી પતન થતું નથી ન પુનરાવર્તતે ન પુનરાવર્તતે અનાવૃત્તિ શબ્દાત જ્યાં ગયા પછી જીવ સંસારમાં પાછો આવતો નથી વૈકુંઠમાંથી જય વિજયનું પતન થાય તો વૈકુંઠનું કંઈ મહત્વ જ રહેતું નથી આ ઠીક થયું નથી જય વિજય ભગવાનના પાર્ષદો છે ભગવાનના પાર્ષદ તો ભગવાનના જેવા જ હોય છે એ સનત કુમારને બાળક સમજે સનતકુમારને ઓળખી શક્યા નહીં જય વિજયમાં એટલું બધું અજ્ઞાન હશે જય વિજયમાં અજ્ઞાન આવે નહીં એ યોગ્ય નથી સનતકુમાર જેવા મહાન જ્ઞાની પુરુષોને ક્રોધ આવે એ પણ યોગ્ય નથી જય વિજય સનતકુમારને ઓળખી શકતા નથી એમનો અનાદર કરે છે જય વિજયમાં એવું અજ્ઞાન હશે ભગવાનના પાર્ષદો તો ભગવાનના જેવા જ હોય છે શ્રી શ્રીધર સ્વામીએ ટીકામાં લખ્યું છે આ બધું કંઈ મને ગમતું નથી આ યોગ્ય થયું નથી બહુ વિચાર કર્યો છે અને પછી લખ્યું છે કે નાના બધું બરાબર જ થયું છે ભગવાનની લીલા જીવનું કલ્યાણ કરવા માટે ઠાકોરજીને કોઈ સ્વાર્થ નથી ભગવાન આનંદમય છે ભગવાન જે કઈ કરે છે એ આપણા માટે કરે છે આ સંસાર એ માયાની લીલા છે અને માયાની લીલા જોવાથી માયાની લીલા સાંભળવાથી માયાની લીલાનું ચિંતન કરવાથી મન બહુ બગડ્યું છે માનવનું આકર્ષણ કરવા માટે ભગવાન લીલા કરે આ જીવ મારો છે મને ભૂલી ગયો છે જગતનો થયો જીવ ફરીથી મારી પાસે આવે મારા ચરણમાં આવે જીવનું આકર્ષણ કરવા માટે ભગવાન બધી લીલા કરે લોકો મારી લીલા કથા સાંભળે ને તો મારામાં પ્રેમ જાગે લીલા એ જ પ્રભુનો અનુગ્રહ છે ભગવાનને કોઈ સ્વાર્થ નથી ભગવાન બધું આપણા માટે કરે આ જીવ મારા ચરણમાં આવે મારા ધામમાં આવે ભગવાનને લીલા કરવી હોય ને ત્યારે ભગવાન કોઈ વખત જીવને જેમ જ્ઞાન આપે છે તેમ કોઈ વખત ભગવાન જીવને અજ્ઞાનમાં પણ રાખે છે મત્ત સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ ચ યશોદામૈયા બાલકૃષ્ણલાલને બાળક સમજે નાનાએ અનેક રાક્ષસોને માર્યા છે પણ યશોદા માનો વાત્સલ્ય ભાવ એવો હતો યશોદાજી એવું માનતા નથી કે આ કોઈ દેવ હશે કે ઈશ્વર છે આ મારો દીકરો છે યશોદામાં શ્રી કૃષ્ણને ઈશ્વર સમજે તો લીલા થાય જ નહીં ભગવાન જેમ જ્ઞાન આપે છે તેમ ભગવાન કોઈ વખત જીવને અજ્ઞાનમાં પણ રાખે મારે લીલા કરવી છે મારી મા મને ઈશ્વર સમજે તો પ્યાર કરી શકે નહીં મને ધમકાવી શકે નહીં પ્રેમ રસ લેવા માટે તો હું આવ્યો છું જ્યાં ઐશ્વર્ય છે ત્યાં જીવને સંકોચ થાય ઐશ્વર્યથી જીવ દૂર ઉભો રહે છે હું ઈશ્વર નથી હું તો યશોદામાનો બાળક છું યશોદા માને શ્રી કૃષ્ણ પરમાત્મા છે એવું જ્ઞાન થયું નથી એવી અનેક લીલાઓ કરી છે પણ ભગવાન તે યશોદા માનું જ્ઞાન ઢાંકી દે હું તમારો બાળક છું યશોદા મારી માં છે પ્રભુને લીલા કરવા માટે કોઈ વખત ભગવાન જીવને અજ્ઞાનમાં પણ રાખે છે શ્રી શ્રીધર સ્વામીએ ટીકામાં લખ્યું છે જય વિજય માં અજ્ઞાન આવે નહીં પણ ભગવાનને લીલા કરવી હતી તેથી પ્રભુએ જય વિજયને અજ્ઞાન આપ્યું છે સનતકુમારને કોઈ દિવસ ક્રોધ આવે જ નહીં એ મહાન જ્ઞાની ભક્ત છે પણ ક્રોધ ના આવે તો લીલા થાય નહીં માટે પ્રભુએ લીલા કરી છે ભગવદ ઈચ્છાથી સનતકુમારજીને ક્રોધ આવ્યો ભગવદ ઈચ્છાથી જય વિજયમાં અજ્ઞાન આવ્યું છે અનેક જીવોનું કલ્યાણ કરવા માટે પરમાત્માને લીલા કરવી છે સંત કુમારને ક્રોધ ના આવે તો આગળની લીલા થાય નહીં ભગવાનને કુસ્તી રમવાની ઈચ્છા થઈ હતી ભગવાન સાથે કોણ કુસ્તી કરી શકે મારા પાર્ષદો મારા જેવા બળવાન છે એ રાક્ષસ બને તો એમની સાથે હું કુસ્તી કરું લીલા થશે લોકો લીલા કથા સાંભળશે એમનું પાપ બળશે લોકો મારી લીલા કથા સાંભળશે તો મારામાં પ્રેમ જાગશે જીવનું આકર્ષણ કરવા માટે પરમાત્મા લીલા કરે છે આ પ્રભુની લીલા છે વૈકુંઠમાંથી પતન થયું નથી વૈકુંઠમાંથી ભગવાન જેમ જગતમાં આવે છે તેમ ભગવાનના પાર્ષદો પણ જગતમાં આવે છે ભગવાન સાથે લીલા કરે છે જય વિજયનું પતન નથી જય વિજય વૈકુંઠમાંથી ભગવાન સાથે આવ્યા છે અને ફરીથી એ વૈકુંઠમાં જવાના જ છે શ્રી સુરત સ્વામીએ ટીકામાં લખ્યું છે જે આ થયું છે તે બધું બરાબર છે યોગ્ય છે ભગવાનની પ્રત્યેક લીલા જીવના કલ્યાણ માટે છે સનતકુમાર લક્ષ્મીનારાયણના દર્શન કરે છે આંખમાંથી લક્ષ્મીનારાયણના સ્વરૂપને હૃદયમાં ઉતારે છે બ્રહ્મલોકમાં ગયા છે કશ્યપ અને દિતિનો તે સમયે સંબંધ થયેલો તે જય વિજય દિતિના પેટમાં તમે ચિંતા ન કરો પ્રભુનું ચિંતન કરો ભગવાન બધું મંગલ કરશે તથા વિમૃશે ન કિયા નિહાર્થ ભગવાનનું ચિંતન કરો બ્રહ્માજી દેવોને સમજાવે છે આ બાજુ અપવિત્ર સમયે દીતીના ત્યાં બે બાળકો આવ્યા છે હિરણ્યાક્ષ અને હિરણ્ય કશ્યપુ આ બાળકો એવા પ્રતાપી હતા કે એક દિવસ એક રાત પૂરી થાય કે એકદમ ચાર હાથ વધી જાય બાળકો રોજ ચાર ચાર હાથ વધે તો મા બાપની દશા શું થાય એવું લખ્યું છે એટલા બધા ઊંચા થયા કે ચાલે ને ત્યારે એમનું માથું સ્વર્ગમાં જાય અને એના પગ ધરતી મારે એટલા બધા ઊંચા બાળક હોય તો એમના ઘરનું છાપરું કેવું હશે ભાગવત એ સમાધિ ભાષાનો ગ્રંથ છે ભાગવતમાં શબ્દોનો અર્થ લૌકિક ભાષાથી થતો નથી સમાધિ ભાષાથી થાય છે વ્યાસ નારાયણને સમાધિમાં જે દેખાયું તે વ્યાસ નારાયણ બોલ્યા છે હિરણ્યાક્ષ લોભનું સ્વરૂપ છે લોભ એ દિવસે દિવસે વધે છે લાભથી લોભ ઓછો થતો નથી વધે છે અક્ષય એટલે આંખ હિરણ્યનો અર્થ છે સોનું જેના આંખમાં પૈસો છે એ હિરણ્યાક્ષ જેવો છે આંખમાં પૈસો આવે એટલે પાપ થાય આંખમાં પૈસો આવે તો ભક્તિ છિન્ન ભિન્ન થાય ભક્તિમાં આંખ મુખ્ય છે આંખમાં કામ આવે નહીં આંખમાં પૈસો આવે નહીં બહુ કાળજી રાખજો હિરણ્યાક્ષ લોભનું પ્રતીક છે લોભ વધે એટલે પાપ વધે છે પાપ વધે ત્યારે પ્રજા દુઃખી થાય ધરતી દુઃખરૂપી રસાતળ પાતાળમાં ગઈ છે ભગવાન હિરણ્યાક્ષને મારે છે ધરતીને બહાર લઈ આવે રસાતર પાતાળમાંથી ધરતીને બહાર લાવે છે જળમાં સ્થાપના કરી છે મનુ મહારાજને પૃથ્વીનું રાજ્ય આપ્યું વડાનારાયણની કથા સાંભળ્યા પછીનું મનન કરવાની આજ્ઞા આપી સંતોષ થી મારો ભોજન માં સંતોષ માનો મનને વારંવાર સમજાવો કે આ સુધી મેં બહુ ખાધું છે ખાવાથી તૃપ્તિ થતી નથી જીભને મનને સમજાવવાથી તૃપ્તિ થાય ભોજનમાં સંતોષ માનો સંસાર સુખમાં સંતોષ માનો સંપત્તિમાં સંતોષ માનો સંતોષથી લોભને મારો લોભ જ પાપ કરાવે ભગવાન તો અતિ ઉદાર છે માનવની લાયકાત કરતા પણ એને વધારે આપે પણ આ જીવ એવો છે એને બહુ ઓછું લાગે કેટલાક એવું સમજે છે કે પાડોશીને પ્રભુએ બહુ આપ્યું છે એવી કે મારા ઉપર કૃપા નથી ભગવાન પ્રત્યેક જીવ ઉપર કૃપા કરો મારી લાયકાત કરતા પણ પ્રભુએ મને વધારે આપ્યું છે મનને વારંવાર સમજાવો પૈસા માટે પ્રયત્ન કરો પાપ ન થાય પૈસા માટે વેરઝેર ન કરો પૈસા માટે ક્રોધ ન કરો લોભ જાગે એટલે માનો પૈસા માટે હિંસા પણ કરે જીવનમાં પૈસાની જરૂર છે ધન એ સાધન છે ધન એ સાધ્ય નથી સાધ્ય પરમાત્મા હિરણ્યાક્ષ લોભનું પ્રતીક છે એનું માથું સ્વર્ગમાં જાય પૃથ્વીના સર્વ રાજાઓનો પરાભવ કર્યો પણ એને સંતોષ થયો નહીં એને સ્વર્ગની સંપત્તિ લેવાની ઈચ્છા થઈ લોભને સંતોષથી મારશો તો પાપ અટકશે અને પાપ અટકે છે ત્યારે ભક્તિમાં આનંદ આવે ત્યારે જે પાપ કરી બેસે નર નારાયણના સન્મુખ રે તો એના હાથે પાપ થાય નહીં પાપ એ લોભથી થાય છે લોભ સંતોષથી મારે છે ત્યારે પાપ છૂટે છે જે પાપ છોડે છે એને જ ભક્તિમાં આનંદ આવે છે પરમ પવિત્ર વરાહ નારાયણની મંગલમય કથા જે વક્તા બહુ પ્રેમથી વર્ણન કરે છે જે શ્રોતાઓ શ્રદ્ધા ભક્તિથી આ કથા સાંભળે છે કથા સાંભળ્યા પછી જે કથાનું મનન કરે ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં અનન્ય ભક્તિ પ્રાપ્ત થાય છે સ્વસ્તિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ વૈયાસિક્યામ अष्टादशसहस्र्याम् तृतीयस्कन्धे हिरण्याक्षवद् वराहविजयवर्णनम् नाम एकोनविंशोऽध्यायः يعني આંખમાં શ્રી આંખમાં જ્ઞાન અને વૈરાગ્ય રહેલા ભગવાન જેને કૃપા દૃષ્ટિથી જુએ એના બુદ્ધિમાં જ્ઞાન અને વૈરાગ્ય સ્ફુરણ પામે છે ઘરમાં ભગવાનનું સ્વરૂપ પધરાવું બાળકૃષ્ણલાલનો સુંદર શૃંગાર કરો શ્રી કૃષ્ણમાં આંખ રાખીને પ્રભુના નામનો જપ કરો ભગવાનના નામનો જપ કરતા કરતા પ્રભુને મનાવો મને નજર આપો ભગવાન જેને નજર આપે એના બુદ્ધિમાં જ્ઞાન પ્રગટ થાય જ્ઞાનને ઉત્પન્ન ન કરો જ્ઞાનને પ્રગટ કરો સંસારનો એક નિયમ છે કે જેની ઉત્પત્તિ થાય છે એનો વિનાશ પણ થવાનો જ છે જે જ્ઞાન ઉત્પન્ન થશે એનો વિનાશ થશે પુસ્તકો વાંચવાથી જ્ઞાન ઉત્પન્ન થાય ચાર મહિના છ મહિના પુસ્તક ન વાંચે તો ધીરે ધીરે જ્ઞાન ભૂલવા લાગે જે જ્ઞાન અંદરથી પ્રગટ થાય છે એ જ્ઞાન ભૂલાતું નથી ભગવાન જેને કૃપા દૃષ્ટિથી જુએ એના બુદ્ધિમાં જ્ઞાન વૈરાગ્ય પ્રગટ થાય છે સંસારમાં માનવ અનેક વાર દુઃખી થાય છતાં માનવને સંસારે મીઠો જ લાગે સંસારના સુખમાં માનવને સુખ આવતી નથી વૈરાગ્ય તો ભગવાન આપે માનવ એ મૂર્ખો નથી પણ માનવનું ડાપણ કાયમ ટકતું પણ નથી ભગવત કૃપાથી જેને જ્ઞાન મળ્યું એ જ્ઞાન એ ભૂલાતું નથી મોટા મોટા સાધુ સંતોના ચરિત્રો વાંચો મીરાભાઈ કોના ઘેર વેદાંત ભણવા ગયા હતા તુકારામ મહારાજ કોઈના ઘેર ભણવા ગયા નથી પ્રેમથી પરમાત્માની પૂજા કરે અને ભગવાનમાં આંખ રાખીને પ્રભુના નામનો જપ કરતા તન્મય બને સાધારણ માનવ પુસ્તકમાં વાંચેલું બોલે છે કોઈનું સાંભળેલું તે બોલે છે મીરાબાઈ કોઈ પુસ્તક વાંચીને બોલ્યા નથી શ્રી કૃષ્ણ પ્રેમમાં હૃદય પીગળ્યું છે શ્રી કૃષ્ણ કીર્તન કરતા દેહનું ભાન નથી ત્યારે મીરાના મુખથી ભગવાન બોલ્યા છે ઋષિયામ પુનરહદ્યાનામ વાચમર્થો અનુધાવતી સાધારણ માનવે પુસ્તકના પાછળ પડે છે સંતોએ પરમાત્માના પાછળ પડે છે પરમાત્મા જયારે કૃપા દ્રષ્ટિથી જુએ ભગવાનને વારંવાર વંદન કરો પ્રભુને કહેજો કે હું તમને શરણે આવ્યો મેં બહુ ભૂલ કરી મારું મન બહુ બગડ્યું છે કૃપા કરો તમે મને એકવાર નજર આપો તમે કૃપા દૃષ્ટિથી મને જોશો તો મારા બુદ્ધિમાં જ્ઞાન પ્રગટ થશે લોકો જે દવા ખાય છે એ દવા આરોગ્યના માટે ખાતા નથી દવા એ રોગનો વિનાશ કરવા માટે કહે શરીરમાં રોગ હોય તો આરોગ્યનો અનુભવ થતો નથી દવા જે ખાય છે એ રોગનો વિનાશ કરવા માટે ખાય દવા ખાવાથી આરોગ્ય મળે નહીં દવાથી રોગનો વિનાશ થાય રોગની નિવૃત્તિ અને આરોગ્યની પ્રાપ્તિ સાથે જ થાય શરીરમાં કોઈ રોગ ન રહે કે આરોગ્ય મળે છે દવા રોગનો વિનાશ કરવા માટે ગાય રોગનો વિનાશ અને આરોગ્યની પ્રાપ્તિ એક જ ક્ષણમાં થાય તમે બધા જ્ઞાની છો આત્મા એ જ્ઞાનમય છે આ જીવ ઈશ્વરનો અંશ છે જે ભગવાનનો બાળક છે એ મૂર્ખ થઈ શકે નહીં સિંહનો બાળક એ સિંહ જ હોય છે આપણે બધા પરમાત્માના બાળકો છીએ આ જગતમાં કોઈ પણ જીવ મૂર્ખ નથી માનવ જ્ઞાની છે તો એનું જ્ઞાન અજ્ઞાનથી ઢંકાયેલું રહે છે આકાશમાં વાદળું આવે ને તો સૂર્ય દેખાતા નથી સૂર્ય તો જગતને પ્રકાશ આપે છે અને તે જગતને પ્રકાશ આપનાર સૂર્યને એક વાદળું ઢાંકી રાખે જ્ઞાનરૂપી સૂર્ય તમારા હૃદયમાં છે તમે બધા જ્ઞાની છો પણ વાસનાનું વાદળું આવ્યું છે આ વાદળો દૂર થાય કે અંદરથી જ જ્ઞાન પ્રગટ થાય કારીગર એ પથ્થરમાં મૂર્તિને ઉત્પન્ન કરતો નથી પથ્થરમાં મૂર્તિ હોય છે એને કારીગર પ્રગટ કરે છે આપણને પથ્થરમાં મૂર્તિ દેખાતી નથી કારીગરને દેખાય એની દૃષ્ટિ સૂક્ષ્મ હોય કારીગર મૂર્તિને ઢાંકનારો ભાગ યુક્તિથી કાઢી નાખે છે મૂર્તિને ઢાંકનારો ભાગ કાઢી નાખે કે પથ્થરમાંથી મૂર્તિ પ્રગટ થાય છે પથ્થરમાં મૂર્તિ હોય છે કારીગર કે પથ્થરમાં મૂર્તિને ઉત્પન્ન કરતો નથી મૂર્તિને ઢાંકનારો ભાગ યુક્તિથી કાઢી નાખે અને તે મૂર્તિને ઢાંકનારો ભાગ કાઢી નાખે કે પથ્થરમાંથી મૂર્તિ પ્રગટ થાય આત્મા એ જ્ઞાનમય છે કોઈ પણ આત્મા મૂર્ખ નથી અજ્ઞાની નથી કારણ જીવ ઈશ્વરનો અંશ છે એ અજ્ઞાની થઈ શકે જ નહીં જે બીજાને મૂર્ખ સમજે ને એ જ મૂર્ખ હોય બધા જ્ઞાની છે પણ માનવનું જ્ઞાન અજ્ઞાનથી ઢંકાયેલું રહે અજ્ઞાન દૂર થયું કે જ્ઞાન અંદરથી જ પ્રગટ થાય છે અંદરથી પ્રગટ થયેલું જ્ઞાન એ કોઈ દિવસ ભૂલાતું નથી તમે સંતોના ચરિત્રો વાંચો તો ખબર પડે સંતો પુસ્તક વાંચીને જ્ઞાની થયા નથી એ પરમાત્માના નામનો જપ કરતા તન્મય બને છે ત્યારે અંદરથી જ જ્ઞાન પ્રગટ થયું છે ભક્તિથી જે જ્ઞાન પ્રગટ થાય છે એ જ્ઞાન કાયમ ટકે પ્રયત્નથી પુસ્તકો વાંચીને મેળવેલું જ્ઞાન એ ટકતું નથી ભૂલાય છે ભક્તિથી જ્ઞાનને પ્રગટ કરો ભક્તિમાં છે જ્ઞાન વૈરાગ્ય બાલક છે ભક્તિ જ્ઞાનાય કલ્પતે પરમાત્મા જ્ઞાનમય છે જે વિદુરજીના જેવી ભક્તિ કરે છે એના ઘેર જ્ઞાન સ્વરૂપ પરમાત્મા આવે છે શ્રી કૃષ્ણ સદરૂપ ચિદરૂપ અને આનંદ સ્વરૂપ છે વેદોમાં વર્ણન છે પરમાત્મા સચ્ચિદાનંદમય છે જ્ઞાન એ જ પ્રભુનું સ્વરૂપ છે વિદુરજીના ઘેર પ્રત્યક્ષ જ્ઞાન આવ્યું છે વિદુરજી ભક્તિ કરતા હતા તમારા ઘેર પ્રભુ પધારે તમારા બુદ્ધિમાં જ્ઞાન પ્રગટ થાય એવી ઈચ્છા હોય તો વિદુરજીના જેવી ભક્તિ કરો જ્ઞાન પ્રગટ થશે તૃતીય સ્કંધમાં બે પ્રકરણ છે પૂર્વ મીમસા મીમાંસા પ્રકરણ અને ઉત્તર મીમાંસા પ્રકરણ પૂર્વમીમાંસા પ્રકરણમાં વરાહનારાયણની કથા છે અને ઉત્તર મીમાંસા પ્રકરણમાં કપિલ મહામુનિનું ચરિત્ર આવે છે ભાગવતના દ્વિતીય સ્કંધમાં એવું લખ્યું છે વરાનારાયણે યજ્ઞ સ્વરૂપ જ યત્રોદ્યતક્ષિતિધરોદ્ધરણાય બિભ્રત क्रौरीं तनुं सकलयज्ञमयीमनन्तः सकलयज्ञमयी